मैत्रेय उवाच मनोष्टु शतमुपायासः कन्याश्च श्रुता તપ કરે છે તે જ પરમાત્માને પ્રસન્ન કરી શકે તો તે માનવ શરીરમાં જ થાય છે માનવેતર કોઈ પણ તપ કરી શકતા નથી પશુ પક્ષીઓમાં અતિશય અજ્ઞાન છે અતિ અજ્ઞાન હોવાથી પશુનો સ્વભાવ સુધરતો નથી પશુ તેને કે છે જે શરીરને જ આત્મા સમજે છે શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું જે સમજે છે પશુ છે તમે બધા જ્ઞાની છો જાણો છો હું શરીર નથી અતિ સુખ ભોગવવાથી પુણ્યનો નાશ થાય અતિ સુખ ભોગવવાથી તન અને મન બે બગડે છે સુખ એટલું જ ભોગવજો કે જે સુખમાં તમને ભગવાન યાદ આવે જે અતિ સુખ ભોગવે છે એ ભગવાનને ભૂલી જાય છે કેટલાક લોકો એવું સમજે છે આ બધું મેં કમાવ્યું છે હું વધારે સુખ કેમ ન ભોગું આ બધું મારું છે તમારા ઘરમાં જે કઈ છે બધું તમારું છે તમારા ઘરમાં જે છે એના ઉપર કોનું નામ લખ્યું છે તમે હજુ જાણતા નથી ભગવાન જેને વધારે આપે છે પ્રભુ એવી અપેક્ષા રાખે છે મારા અનેક બાળકોને સુખી કરે અનેકને સુખી કરવા માટે એકને ભગવાન વધારે સંપત્તિ આપે છે તમને જે મળ્યું છે તે બધું તમારા માટે મળ્યું નથી તમને જે મળ્યું છે તે બધું તમારું નથી તમારું તો જે થાળીમાં આવે છે એટલું જ તમારું છે અરે થાળી માં હે પણ તમારું નથી જે પેટ માં જાય ને એટલું તમારું છે એક સંત વરણે કરતા હતા કે પેટ માં જાય પછી જે પચતું નથી એ સમજ્યું કે બીજું આટલું ભૂખી ગયો તેથી પછી હું જે પચ્યું છે એટલું સહન કરો સોનાની શુદ્ધિ જેમ અગ્નિમાં થાય છે તેમ દુઃખ સહન કરવાથી મનની શુદ્ધિ થાય પરમાત્મા છે Gita છે ઈશ્વરનો સદભાવથી સત્કર્મ સફળ થાય કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને કે છે મારા છોકરાઓને સુખી રાખો મારા છોકરાઓને સુખી રાખવા એવી કોઈ પ્રાર્થના કરે તો કે ખોટું નથી કેટલાક તો ભગવાનને એવું પણ કે છે પેલો જે મારો વેરી છે ને એનો સત્યાનાશ વાળે એ સારું નથી કોઈ શત્રુ નથી તમારો શત્રુ જગતમાં નથી તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઉભા થશે ભાગવતની કથા સાંભળો છો આજથી એવો નિશ્ચય કરો કોઈ મારો શત્રુ નથી હું કોઈનો શત્રુ નથી કોઈએ મારું બગાડ્યું નથી કોઈએ મને દુઃખ આપ્યું નથી કોઈએ મારું નુકસાન કર્યું નથી મારા દુઃખ નું કારણ મારું પાપ છે જીવ કરેલા કર્મનું ફળ ભોગવે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા સુખ દુઃખ કર્મ અનુસાર જીવ ભોગવે છે એમાં કોઈનો દોષ નથી સદભાવથી સત્કર્મ સફળ થાય સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી ભાવને મહત્વ ભાવ મુખ્ય છે અને ક્રિયા ગૌણ છે સેવા પૂજા કરે ભગવાન જોતા નથી કે મને શું આપે છે ભગવાન જુએ છે કેવા ભાવથી આપે છે એના મનમાં મારા માટે કેવો પ્રેમ છે સદભાવથી પચીસ ત્રીસ હજાર રૂપિયા પડી જાય મને આજે ચોરીમાં પચીસ હજાર મળી જાય તો ઘેર આવ્યા પછી સવા નો શીરો બનાવીને એક સત્યનારાયણ ની કથા એને ભગવાન ને એવી બાધા રાખી તે દિવસનો યોગ એવો કઈ હતો એને ચોરીમાં પચીસ ત્રીસ હજાર રૂપિયા મળી ગયા ઘેર આવ્યા પછી એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા અનેક સાધુઓને બોલાવ્યા સવામણનો શીરો બનાવ્યો સત્યનારાયણ ભગવાનની પૂજા કરે ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ છે સત્યનારાયણ ની પૂજા એ તો ધર્મ છે જે સત્ય સાથે સ્નેહ કરે છે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એના હાથની જ પૂજા ભગવાન સ્વીકારે છે દેવ પૂજા કરવાનો અધિકાર તેને છે જે દેવ જેવો સ્નાન કર્યું નથી ભાવથી જ ધર્મ સફળ થાય છે ધર્મમાં ક્રિયા ગૌણ છે ભાવ મુખ્ય છે આ સંસાર ભાવમય છે તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો એ જીવ પણ તમારા માટે ખરાબ વિચાર કરશે તમારા શરીરમાં જે ભગવાન છે એ જ ભગવાન સર્વના શરીરમાં છે ઈશ્વર અનેક નથી ઈશ્વર એક છે દેહ અનેક છે સુખદેવજી મહારાજ સાવલા જેના મનમાં જેવો ભાવ છે તમે કે સદભાવ રાખશો તો લોકો તમારા માટે સદભાવ રાખશે તમે કોઈના માટે ખરાબ વિચાર કરશો તો લોકો પણ તમારા માટે ખરાબ વિચાર કરશે કેદારનાથ ની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય તેમને ખબર છે કેદારનાથ જતા ગુપ્ત કાશી આવે છે અને તે ગુપ્ત કાશી થી એક માર્ગ ઉખી મઠ તરફ જાય છે માણસોની કન્યા ઉષા દેવીનો રાજમહેલ ત્યાં હતો અને તેથી લોકો એને ઉઠી ઉઠી મટકે છે ઠંડીના દિવસોમાં કેદારનાથ ભગવાનના સ્વરૂપને ઉખી મઠમાં લઈ જાય છે મંદિરમાં બરફ બહુ પડે છે ત્યાં કોઈ રહી શકે બદ્રીનારાયણ ભગવાનના સ્વરૂપને જોશી મઠમાં બદલાવે જીવનમાં ત્રણ ચાર પહાડ મળેલા છે શાંત વાતાવરણ હોય ત્યારે બહુ ગમત આવે તમે ત્યાં ઉભા થઈને જે શબ્દ બોલો એ શબ્દનો પ્રતિધ્વનિ તમારા કાને આવશે ત્રણ ચાર પહાડ મળેલા હોવાથી એ પ્રતિધ્વનિનો પ્રતિધ્વનિ બીજા પહાડમાંથી તમે જે શબ્દ બોલો એનો પ્રતિધ્વનિ પ્રતિસ્વની નો પાછો પ્રતિધ્વનિ થાય ત્યાં ઉભા થઈને કોઈ બોલે ગંગે હર પ્રતિધ્વનિ આવશે ગંગે હર પ્રતિધ્વનિ નો પ્રતિધ્વનિ બીજા ભાડમાંથી નીકળશે ગંગે હર એક વાર તમે ગંગે હર બોલો તો ગંગે હર ગંગે હર ગંગે હર પ્રતિધ્વનિ પ્રતિધ્વનિ નો પ્રતિધ્વનિ ત્રણ ચાર વાર આવે કદાચ કોઈ ત્યાં ઉભો થઈને બોલે તારું સત્યાનાશ થાય તો પાછો પ્રતિધ્વનિ એ જ આવશે તારું સત્યાનાશ થાય જેવો ધ્વનિ એવો પ્રતિધ્વનિ આ સંસાર ભાવ કોઈના માટે ખરાબ વિચાર ન કરો સર્વમાં જે સદભાવ રાખે છે એને જ સત્કર્મ કરવાનો અધિકાર મળ્યો ભાવ મુખ્ય છે ક્રિયા ગૌણ છે ચતુર્થ સ્કંદના પ્રથમ પ્રકરણમાં હવે દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુયાગ કર્યો છે યજ્ઞ કરવાથી યજમાનનું કલ્યાણ થાય દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કર્યા પછી ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો સર્વનો વિનાશ થયો પાડવામાં થોડી મજા આવે કેટલાક પૂછે છે પછી ત્યાં શું થયું અને તું શું કરવા પૂછે છે એક શ્રોતા બને છે ત્યારે બીજો નિંદા કરે નિંદક ને કોઈ સાંભળનાર ન મળે તો એ કોના આગળ નિંદા કરે કોઈ નિંદા કરતો હોય ત્યાં બેસતો નહીં ઉઠી જાવ નિંદા સાંભળે એને પાપ લાગે દક્ષ પ્રજાપતિ અભિમાનમાં આવેશમાં ગમે તેવું વગે છે એના શબ્દોમાંથી સંતોએ સ્તુતિ પર અર્થ કર્યો છે ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથમાં શિવનિંદા હોય વાસ્તવ સ્વયં અર્થ ઈશાન સર્વ વિદ્યાનામ વાસદેવીના પતિ શિવ છે દક્ષ અભિમાનમાં આવેશમાં ગમે તેવું બોલે પણ વાસદેવી તો શિવજીની સ્તુતિ કરે ભગવાન શંકર વિશ્વનાથ છે કાશીમાં વિશ્વનાથ વિરાજેલા છે વિશ્વ શબ્દ નો અર્થ છે જગત જગતના નાથ શિવ છે જગત એટલે શું શુભ અને અશુભ પવિત્ર અને અપવિત્ર આ બેનું મિશ્ર એને જગત કે છે આ જગતમાં બધું સારું નથી અને આ જગતમાં બધું ખરાબ પણ નથી શુભ અને અશુભ આ બેનું મિશ્રણ એ જગત છે સર્વના સ્વામી શિવ છે શિવજી શ્રી અંગમાં ચિત્તાભસ્મ ધારણ કરે છે ભગવાન શંકરના મસ્તકમાં ગંગાજી છે ચિત્તાભસ્મ અતિશય અપવિત્ર છે ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી પવિત્ર અને અપવિત્ર આ બે નો આધાર શિવ છે શિવજીના ગળામાં વિષ છે અને મસ્તકમાં અમૃત છે વિષ અને અમૃત આ બેનો આધાર ભગવાન શંકર છે જગતના માલિક શિવ છે ચિતા ભસ્મને કોઈ સ્પર્શ કરે એને સ્નાન કરવું પડે ચિતા ભસ્મ અતિશય અપવિત્ર શિવ સ્પર્શ થી ચિતા ભસ્મ પવિત્ર થઈ જાય તમે ઉજ્જૈનમાં ગયા છો માં મહાકાળ વિરાજેલા છે ભગવાન શંકર કાળના પણ કાળ છે શિવ મૃત્યુંજય છે નું નામ છે મહાકાળ મહાકાળ ભગવાનની સવારે ચાર વાગ્યા પછી ભસ્મ પૂજા થાય છે ભસ્મ પૂજાના દર્શનમાં બહુ આનંદ આવે છે પ્રાતઃકાળમાં થાય શિવજી મહારાજને અભિષેક કરે છે તે સમય સ્મશાનમાંથી ચિતાભસ્મ આવે છે અભિષેક કર્યા પછી પ્રથમ ચિતાભસ્મ શિવ સ્પર્શથી ભસ્મ પવિત્ર થઈ જાય સ્મશાને સ્વા ક્રીડા स्मर पिशाचाः सहचराः चिताभस्मालेपाः स्रगपि करोति परिकरः अमङ्गल्यं शीलं तव भवतु नामैवमखिलम् तथापि स्मर्तॄणाम् વરદ પરમમ મંગલમસી શિવ મંગલમય છે શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પણ પવિત્ર થઈ જાય શિવજી મહારાજ નું સ્વરૂપ મંગલમય છે એનું એક કારણ છે શિવજીને કોઈ દિવસ કામ નો સ્પર્શ થતો નથી એક વાર શિવજી પાસે કામદેવ ગયો હતો દૂર ઉભો છે શિવજીને સ્પર્શ કરવાની હિંમત થઈ છે શિવજીએ આંખ ઉઘાડીને જોયું તે કામદેવ બળીને ભસ્મ કેટલાક લોકો એવું બોલે છે કે શિવજીએ ક્રોધ કર્યો અને કામને વાળી નાખ્યું શંકર ભગવાન ક્રોધ કરતા જ નથી અને શંકર ને કદાચ ક્રોધ આવી જાય તો જગતમાં કોઈ બાકી રહે જ નહીં કોઈ દિવસ ક્રોધ કરતા જ નથી શિવ અતિ શાંત છે અતિ શાંતિ એ જ શિવ સ્વરૂપ કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહ શિવ અતિ શાંત છે શિવજીએ ક્રોધ કરીને કામને બાળી નાખ્યો નથી શિવજી નું તેજ કામદેવ ને સહન થયું નહીં તે બળી ગયો શિવ પૂર્ણ નિષ્કામ હોવાથી શિવજીનું બધું જ મંગલમય છે શિવ સ્પર્શથી ચિતા ભસ્મ પણ પવિત્ર થઈ જાય જગતના માલિક શિવ હોવાથી શિવજીના દરબારમાં બધાને પ્રવેશ મળે છે શિવજી ની પૂજા કરવા દેવો આવે છે શિવજીની પૂજા કરવા માટે ઋષિઓ આવે છે શિવજીની પૂજા કરવા માટે રાક્ષસો આવે છે કોઈ કોઈ વખત તો શંકર ભગવાનની પૂજા કરવા માટે ભૂત અને પ્રેત પણ આવે છે શિવજીના દરબારમાં બધાને પ્રવેશ મળે છે ગમે તે આવે અને ગમે ત્યારે આવે શિવજીના મંદિરમાં પડદો નથી પડદો એ માયાનું સ્વરૂપ છે જ્યાં થોડી માયા છે ત્યાં પડદો રાખવો પડે શિવ માયા રહિત શુદ્ધ બ્રહ્મ છે શિવજીના દરબારમાં કોઈ પણ આવી શકે છે ગમે ત્યારે આવી શકે રાત્રે બાર વાગ્યા પછી તમે દ્વારિકાનાથના દર્શન કરવા જાઓ તો દ્વારકાધીશ દર્શન આપશે તો રાજા જ રાખશે રાત્રે બાર વાગે દર્શન થાય શંકર ભગવાન કીધું રાત્રે બાર વાગે શું તું બે વાગે આવે તોય વાંધો નથી દરવાજો ખુલ્લો જ છે કોઈ દિવસ દરવાજો બંધ થાય નહીં જ્યાં માયા છે ત્યાં દરવાજો બંધ રાખવો પડે શિવ માયા અતિ સુંદર દર્શન કરવા આવે રામ તો રાજા છે હનુમાનજી મહારાજ એને પૂછે છે આ રાજા વિરાજ નો દરબાર છે માતા પિતાની સેવા કરો છો ધર્મની મર્યાદામાં રહો છો તો તો આગળ જવા દો અને જે માતા પિતાની સેવા ન કરે જે સના બધાને પ્રવેશ મળે નહીં શ્રી કૃષ્ણના દરબારમાં બધાને પ્રવેશ મળે નહીં એક શંકર ભગવાનનો દરબાર એવો છે ગમે તે આવી શકે ગમે ત્યારે આવી શકે શંકર ભગવાનની પૂજા ગમે ત્યારે થાય કોઈ પણ જળ અર્પણ કરે શિવજી નારાજ થતા નથી અતિ સરળ શિવ અતિ ઉદાર શિવ છે થોડુંક આપે છતાં શિવ ઘઉં માટે ઘણું મળે છતાં જેને ઓછું લાગે એ જીવ છે અને થોડું આપે છતાં જે ઘણું માગે છે થોડુંક જળ અર્પણ કરો બીલો પત્ર અર્પણ કરો રાજી રાજી થાય છે શિવ સમાન કોઈ ઉદાર થયો નથી શિવ અતિ ઉદાર છે જે માગો તે આપી દે છે શ્રી રામ શ્રી કૃષ્ણ અતિ ઉદાર હોવા છતાં માગો તે આપતા નથી માગનારને અક્કલ ઓછી હોય છે માગનારો મનમાં જે કઈ આવે તે માગી દે અને તેથી શ્રી રામ શ્રી કૃષ્ણ થોડો વિચાર કરે છે આ માગે છે તે યોગ્ય છે કે અયોગ્ય છે શિવજી વિચાર કરતા જ નથી જે માગો કે તરત જ આપી દે છે જગતનો વિચાર કોણ કરે છે શિવજી સતત નારાયણના ધ્યાનમાં રહે છે જે માગો તે તમને આપશે એકવાર એવું થયું કુબેર ભંડારી પાસે બહુ સંપત્તિ હતી શિવજીને વંદન કરીને કહેવા લાગ્યો કે મારે તમારી સેવા કરવી છે મને કોઈ સેવા બતાવો શિવજીએ કહ્યું મારી કોઈ સેવા નથી મને કોઈ વસ્તુની જરાય જરૂર નથી વૈષ્ણવ સેવા લેતો નથી વૈષ્ણવ સેવા આપે છે મારી કોઈ સેવા કરે એવી જ એને શિષ્ય છે તે વૈષ્ણવ નથી હું બધાની સેવા કરું હું બીજાના ઉપયોગમાં આવું સેવા માગે વૈષ્ણવ નહીં સેવા આપે તે વૈષ્ણવ શિવજી મહારાજ સર્વ વૈષ્ણવોના સદગુરુ છે જગત ગુરુ સદાશિવ છે કોઈની સેવા લેતા જરૂર જ નથી કુબેર ભંડારી બહુ આગ્રહ કરે છે મારી પાસે બહુ સંપત્તિ છે હું શું કરું કે મારા રામની સેવા કરું મારા બાલકૃષ્ણની સેવા કરું હું રાજી કે મારા રામકૃષ્ણની અમે સેવા કરીએ છીએ તમારી સેવા કરીએ છીએ કે મારી કોઈ સેવા શિવજીને કોઈ વસ્તુની જરાય જરૂર નથી પાર્વતી માતાને વંદન કરીને કહ્યું મા મને સેવા કરવાની બહુ ઈચ્છા છે મને કઈ સેવા બનવા કુબેર રોજ આવે માતા પાર્વતીજીને વંદન કરીને પ્રાર્થના કરે મને સેવા બતાવો સેવા બતાવો બહુ દિવસથી પાછળ પડ્યો માતાજી માતાજીને દયા આવી આ બહુ દિવસોથી મને કે છે પાર્વતી માતા માતાએ કુબેરને કહ્યું એક સોનાનો રાજમહેલ બને તારા સંપત્તિનો સદુપયોગ થશે કે મારા રાજમહેલમાં શંકર ભગવાન આવશે શિવ સેવા કરવી પાર્વતી માતાએ કહ્યું કે હું સમજાવીને લઈ શંકર ભગવાન પાર્વતી માતાના આધીન રહે છે માતા પાર્વતીજી જે કહે છે તે જ શિવ કહે એનું એક કારણ છે પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે વેદ છે સમજાવે છે તમે આનંદ સ્વરૂપ છો આનંદ એ જ શિવ છે સાનંદ માનંદ વને વસંત આનંદ કંદમ હતપાપવૃત્તમ વારાણસીનાથ મનાથનાથમ શિવ ઘરમાં કેવી રીતે વાતો ચાલતી હતી અને તે સમયે રાવણ શંકર ભગવાન ની પૂજા કરવા માટે રાવણ બ્રાહ્મણ છે શિવજીએ રાવણને પૂછ્યું કે તું કઈ વેદ ભણ્યો છું કે તને વેદોનું ધ્યાન છે રાવણ વેદ ભણેલો હતો એને કહ્યું કે હું વેદ જાણું છું કે વાસ્તુ પૂજા કરવી છે ત્યારે રાવણે કહ્યું કે હું કરાવું મને બધું આવડે છે તે શંકર ભગવાન થયા યજમાન અને પેલો રાવણ ગોળ મારા બહુ લાલચુડો તે રાજમહેલ વારંવાર થાકી થાકીને જુએ કેવો સરસ એની દાનત એવી બગડી કે આ રાજમહેલ મને મળી જાય તો પૂજા થઈ શિવજીએ રાવણને કહ્યું કે પુરોહિતની જે યોગ્ય દક્ષિણા હોય તે તમે માગી કે મારો જે માગો તે મને મળશે શિવજીએ કહ્યું કોઈને ના પાડતો જે પાછું હોય ત્યારે રાવણે કહ્યું કે આજે રાજમહેલ અમારા માટે બનાવ્યું આવું તો જગતમાં મારી ઈચ્છા છે શિવજીએ સ્મિત પાર્વતીજીને કહ્યું એ તો બ્રાહ્મણનો દીકરો છે એની ઈચ્છા છે આપણે રાજમહેલમાં રહીએ એ ઠીક છે પણ કોઈ રાજમહેલમાં સુખેથી રહેતો હોય તેને જોઈને આપણે રાજી બહુ ઈચ્છા છે માગે છે તું એને આપી દે માતાજીને આપવાની ઈચ્છા તો નહોતી પણ શિવજીની આજ્ઞા છે આપી દે તે સોનાની લંકા રાવણને આપી રાવણ દુષ્ટ છે રાવણે વિચાર કર્યો શંકર ભગવાન તો ભોળિયા છે મને આશા નહોતી કે માગ્યા પછી મને તરત જ આપી દેશે આ તો જે માગો તે આપે છે રાવણે કહ્યું કે મને સોનાની લંકા તો આપી પણ હું બીજું કંઈક માગું તે મને આપશો શિવજીએ કહ્યું કે હું કોઈને ના પાડતો માગવું એ મરવા જેવું છે અને માગનારને ચોખ્ખી ના પાડવી એ પણ મરવા જેવું છે કોઈને ના પાડતો તમારા ઘેર કોઈ માગવા આવે તમને એવું લાગે કે આ બહુ લાયક નથી એને થોડું પણ આપો જે માગવા આવ્યો છે તે ખાલી હાથે જાય અને જે માગવું હોય તે રાવણે કહ્યું કે મહારાજ મને સોનાની લંકા તો આપી પણ બીજું કઈ હું માગું તે મને આપશો કે હું ના પાડતો નથી તું માગી કે મહારાજ પાર્વતીજી બહુ બહુ સુંદર છે મને આપી દે શિવજીએ હાસ્ય કહ્યું અને શિવજીએ રાવણને કહ્યું લગ્ન કરવાની મારી કઈ ઈચ્છા નહોતી લગ્ન કરતા પહેલા જ શક્તિએ કામને વાળીને ભસ્મ કર્યો તે દેવોએ બહુ આગ્રહ કર્યો તેથી હું લગ્ન કરવા ગયો હતો મને ખાસ કઈ બહુ જરૂર નથી તને જોઈતી હોય તને બહુ ગમતું પાર્વતી આપી આવો તો ઉદાર જગત માં કોઈ થયો નથી થશે પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે બ્રહ્મ વિદ્યા ના ઘરમાં દે તો રાવણ કોઈ દિવસ મરે રાવણ અમર થઈ જાય દેવોને ચિંતા થઈ આ બહુ ખોટું થયું છે શિવજીએ તો પાર્વતી પણ આપી માતાજીને રાવણ સાથે જવું નથી તે માતાજીએ તે સમયે ગોપાલ કૃષ્ણનું સ્મરણ કર્યું શ્રી કૃષ્ણ અતિ સરળ છે પ્રેમની મૂર્તિ છે બાલકૃષ્ણના માટે થોડુંક માખણ મિશ્રી કોઈ લઈ જાય એને એનો પ્રેમ જોઈને બાલકૃષ્ણ નાચવા લાગે છે મારા માટે માખણ લાવ્યો છે કનૈયો બહુ સરળ છે બહુ ભોળો છે પ્રેમની મૂર્તિ છે થોડું માખણ કોઈ આપે તો નાચે છે એ જેવો ઘોડો છે તેવો કપટ કરવામાં પણ બહુ હોશિયાર એના જેવું કપટ કોઈને કરતા આવડે માતાજીએ ગોપાલ કૃષ્ણ નું સ્મરણ કર્યું રાવણના દાસમાંથી મને શ્રી કૃષ્ણ છોડાવશે રાવણને માર્ગમાં ગોવાળ મળ્યો છે એ ગોવાળ ગાયોને લઈને જાય રાવણને માન આપે છે વંદન કરે છે રાવણ અભિમાની છે જે અભિમાની છે એના વખાણ કરો તો પછી એ ભાન ભૂલી જશે મૂળ છે રાવણના બહુ વખાણ કર્યો તમે મહાન વીર છો તમે જ્યાં જાઓ ત્યાં તમારી જીત થાય છે તમારી હાલ શૈલી મેં કોઈ દિવસ સાંભળી નથી તમે મહાન વીર છો આ તમે કોને લઈ જાઓ છો ત્યારે રાવણે કહ્યું કે શિવજીએ મને સોનાની લંકા આપી અને આ પાર્વતી આપી હવે તો હું અમર થઈ ગયો અને કોઈ મારી શકે આ પાર્વતીજી મને આપી તે ગોવાના સ્વાલય રાવણ પૂછે છે તું કેમ હશે ગોવાળે કહ્યું આ કઈ પાર્વતી નથી આવી તો પાર્વતીજીની દાસી હોય છે તને પાર્વતી શંકર ભગવાન કેવી રીતે આપે પાર્વતીજીની દાસી તને આપીને સમજાવી દીધો પાર્વતી કેવી રીતે આપે મેં તેવું સાંભળ્યું છે માતા પાર્વતીજીને પાતાળમાં રાખ્યું છે માતા પાર્વતીજીના શ્રી શ્રીઅંગમાંથી કમળની વાસને પાર્વતી માતાના સ્ત્રીયકમાં રુધિર નથી માંસ નથી હાડકું નથી બ્રહ્મ વિદ્યા એ જ પાર્વતી છે માના શ્રીઅંગમાંથી કમળની વાસ નીકળે છે સુગંધ આવે છે તું બરાબર પરીક્ષા કર કમળની વાસ આવે તો પાર્વતી છે અને કમળની વાસ ન આવે તો પાર્વતીની દાસી છે માતાજીને રાવણ સાથે જવાની ઈચ્છા નહોતી તે માએ શ્રીઅંગમાંથી દુર્ગંધ પ્રગટ કર્યો રાવણે કહ્યું કમળની વાસ આવતી નથી તો છોડી દે પાર્વતી નથી પાર્વતીની દાસી રાવણને છેતર્યો છે દક્ષિણ ભારતમાં ગોકર્ણ મહાબલેશ્વર ભગવાન શંકર નું આત્મ સ્વરૂપ છે બીજા બધા જ્યોતિર્લિંગ છે તેજોમય સ્વરૂપો છે લિંગ શબ્દનો અર્થ છે સ્વરૂપ શિવજીમાં મળમૂત્ર નથી લિંગ શબ્દનો વ્યવહારમાં જેવો અર્થ કરે છે એવો અર્થ કરવાનો નહીં શિવજીની નિરાકાર સ્વરૂપની પૂજા થાય અને શિવજીના સાકાર સ્વરૂપની પણ પૂજા થાય સનાતન ધર્મમાં હરિહરની સગુણ નિર્ગુણ ઉભય રૂપે પૂજા થાય શાલિગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ શાલિગ્રામમાં હાથ પગ નથી આકાર નથી શાલિગ્રામની પૂજાનું બહુ મહત્વ છે શાલિગ્રામ એ નારાયણનું નિરાકાર સ્વરૂપ છે શિવલિંગ એ શિવજી નું નિરાકાર સ્વરૂપ શિવ સ્વરૂપ ની પૂજા થાય અને નિરાકાર સ્વરૂપ ની પણ પૂજા થાય ગોકર્ણ મહાબલેશ્વર નું આત્મ સ્વરૂપ માન્યું ગોકર્ણ મહાબલેશ્વર પાસે તો દેવી જગદંબા પાર્વતી માતાનું સ્થાન છે ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે ગોપાલજીએ રાવણને છેદ રાવણ પાર્વતી માતાને લઈ જતો હતો અને તે પ્રભુએ એવી લીલા કરી છે માતાજીને રાવણના ત્રાસમાંથી છોડાવ્યા છે આ માતાજીની પૂજા ભગવાન શ્રી કૃષ્ણ કરી એવું લોકો બોલે છે માતાજી આશીર્વાદ આપ્યા છે મને રાવણના ત્રાસ છોડાવી દ્વૈપાયની જગદંબા પાર્વતી માતા શિવ સમાન કોઈ ઉદાર થયો નથી આપણા સનાતન ધર્મમાં પંચદેવોની પૂજા છે પંચદેવો તત્વથી એક જ છે પંચદેવોની તમે પૂજા કરો ઈષ્ટદેવમાં સોળાની પ્રેમ રાખો અન્ય દેવોને અંશ રૂપ સમજીને પૂજા કરો કેટલાક લોકો અનન્ય ભક્તિ નો અર્થ એવો સમજે છે બીજાને માનવું બીજાને માનવાથી અનન્ય ભક્તિ થતી નથી એવું નથી જ્યાં સુધી દેહનું ભાન છે બધાને માનવું ભગવાનની ભક્તિમાં જે દેહભાન ભૂલી જાય એને પછી કોઈને માનવાની જરૂર રહેતી નથી બુદ્ધિપૂર્વક કોઈનું અનાદર ન કરો આ શરીર પંચ તત્વથી બનેલું છે આ શરીર એ જ પંચાયતન છે શરીર થી આત્મા જુદો છે આ જળ ચેતન ની ગાંઠ પડી છે આ જળ ચેતન ની ગાંઠ છોડવાની છે શરીર થી આત્માને અલગ કરવો છે આ શરીર શું છે શરીર પંચતત્વ થી બનેલું છે પંચતત્વના પાંચ માલિક દેવો છે પંચદેવોની પૂજા અતિ આવશ્યક રોજ પંચદેવોની પૂજા કરો ગીતાજી નો પાઠ કરે છે પ્રાર્થના બોલે છે પૂજા કરતા એ જ મોટું પાપ છે કે પૂજાનો કંટાળો આવ્યો પૂજામાં પ્રેમ થતો નથી એ જ પાપ છે પૂજા કરવાની બહુ જરૂર છે પૂજા કર્યા વિના ભગવાન કોઈની પ્રાર્થના સાંભળતા થોડી પૂજા કરો પછી પ્રાર્થના કરો સમય તો એવો આવ્યો છે કોઈ સાહેબ ના હાથે સહી કરાવવી હોય તો સાહેબ ની પણ પૂજા કરવી પડે સાહેબ ને કોઈ એક ફૂલ કે એક ફળ આપે તો સાહેબ સહી કરી આપશે કે એને તો હજાર બે હજાર આપવા પડે થોડી પૂજા પૂજા કરવાની બહુ જરૂર છે પૂજા પ્રેમથી કરો તમારું કલ્યાણ થશે પંચદેવોની પૂજા સનાતન ધર્મમાં બતાવી છે આ શરીરમાં જે પૃથ્વી તત્વ છે એના માલિક ગણપતિ મહારાજ છે સત્કર્મના આરંભમાં ગણપતિની પૂજા કરવી ગણપતિ મહારાજ વિઘ્ન કરતા છે અને વિઘ્ન હરતા પણ ગણપતિ છે મોટામાં મોટું વિઘ્ન વાસના છે વાસના એ જ વિઘ્ન છે વાસના વિઘ્ન નો વિનાશ ગણપતિ મહારાજ કરે છે પંચ જ્ઞાનેન્દ્રિય પંચ કર્મેન્દ્રિય આ ઇન્દ્રિય સમુદાય નું નામ છે ગણ ગણાનામ ગણપતિ હવામહે કવિ કવિ નામ ઉપમસર્વસ્તમ જ્યેષ્ઠરાજમ બ્રહ્મણામ બ્રહ્મણસ્પતે વેદોમાં ગણપતિ મહારાજ નો મહિમા બહુ વર્ણન કર્યો છે વાસના એક મોટું વિઘ્ન વાસના વિઘ્ન ગણપતિ મહારાજ દૂર કરે છે તમે મોટો વિષ્ણુ યાદ કરો પણ પ્રથમ પૂજા તો ગણપતિની જ કરવી પડશે તમે રુદ્ર યાદ કરો પ્રથમ પૂજા ગણપતિની કરવી પડશે ગણપતિ મહારાજ એવા છે કે હાથમાં લાડુ લઈને બેઠા છે બીજા બધા દેવો ઘણા ભાગે હાથમાં શસ્ત્ર લઈને બેઠા છે કોઈ હાથમાં ધનુર્ભાગ રાખે છે કોઈ સુદર્શન ચક્ર રાખે છે કોઈ ગદા રાખે છે કોઈ ત્રિશુલ રાખે છે આ બધા દેવો હાથમાં શસ્ત્ર કેમ રાખે છે દેવોને કોઈની બીક લાગે છે કે શું ગણપતિ મહારાજ કોઈ દિવસ હાથમાં શસ્ત્ર રાખતા નથી હાથમાં લાડુ લઈને બેઠા છે જે ગણપતિની ક્રિયા કરે એને તરત જ ગણપતિ લાગુ આપી દે છે તમને રોજ લાડવા પડે એવી ઈચ્છા હોય તો રોજ ગણપતિની પૂજા કરો તમારા કામમાં વિઘ્ન આવશે ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે વ્યવહારના કામમાં પણ બહુ વિઘ્ન આવે છે વિઘ્ન હરતા ગણપતિ છે એક બાલકૃષ્ણલા દેવા છે હાથમાં શસ્ત્ર દેતા નથી એક હાથમાં વાસળી છે અને એક હાથમાં માખણ છે ગણપતિ મહારાજ હાથમાં લાડુ લઈને બેઠા ગણપતિ મહારાજ ની પ્રેમથી પૂજા કરે એના કામમાં કોઈ દિવસ વિઘ્ન આવે નહીં પૃથ્વી તત્વના માલિક ગણપતિ મહારાજ છે તેજસ તત્વના માલિક સૂર્યનારાયણ છે ની ભક્તિ બધાના માટે આવશ્યક છે સૂર્યનારાયણ આરોપી આપે છે સૂર્યનારાયણ બુદ્ધિના માલિક છે સૂર્યનારાયણની ત્રિકાળ ભક્તિ કરે તેની બુદ્ધિ બગડે દિવસમાં ત્રણ વાર બરાબર સૂર્યનારાયણની ભક્તિ કરે તેને કોઈ દિવસ ભીખ માગવાનો પ્રસંગ આવે સૂર્યનારાયણ બધાને પ્રત્યક્ષ દર્શન આપે છે બીજા બધા દેવો તો ભાવનાથી દર્શન આપે આંખને પથ્થરની મૂર્તિ દેખાય છે માનવ એવી ભાવના કરે છે કે હનુમાનજી છે આ ગણપતિ છે આંખને હનુમાનજી કે ગણપતિ દેખાતા નથી પથ્થરની મૂર્તિ દેખાય છે પણ તે પથ્થર ની મૂર્તિમાં દેવોની ભાવના કરે છે બીજા બધા દેવો ભાવનાથી દર્શન આપે છે એક સૂર્યનારાયણ એવા છે સૂર્યનારાયણ માંથી ભાવના કરવાની જરૂર પડતી નથી સૂર્યનારાયણ પ્રત્યક્ષ બધાને દર્શન આપે છે લોકો કે છે ભગવાન ક્યાં છે અરે સૂર્યનારાયણ એ જ ભગવાન જે અંધકારનો વિનાશ કરે છે જે પ્રકાશ આપે છે ચિત્રમ દેવાના મુદગાદની કંચક્ષુર મિત્રસ્ય વરુણસ્યાગ્ને આપ્રાત્યાવા અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તુષશ્ચ મિત્રો દાધાર પૃથ્વી મુદત્યા સૂર્યનારાયણ નું નામ છે મિત્ર જગત મિત્ર સૂર્યનારાયણ સર્વને સૂર્યનારાયણ પ્રકાશ આપે છે તમે આ લાઈટ બાળો છો સરકાર બિલ મોકલશે આઠ દસ દિવસની મુદત આપે છે અને તે મુદતમાં નાણાં ભરે તો ઠીક છે નહીં તો પછી દંડ થાય આજ સુધી સ્વામિનારાયણ કોઈના ઘેર બિલ મોકલ્યું છે એવું કઈ સાંભળ્યું નથી સ્વામિનારાયણ બધાને પ્રકાશ આપે છે તમે સ્વામિનારાયણને શું આપો છો સૂર્યના પ્રકાશનો જે ઉપયોગ કરે છે એ સૂર્યનો ઋણી છે સુનારાયણની ભક્તિ બનાના માટે આવશ્યક છે સૂર્ય ઉગતા પહેલા સ્નાન સૂર્યનારાયણના સન્મુખ જે દાંતણ કરે છે તેને સૂર્યનારાયણ શાપ આપે છે તેની બુદ્ધિ બગડે છે નું અપમાન ન થાય સૂર્ય ઉગતા પહેલા સ્નાન આપણા શાસ્ત્રોમાં ના ત્રણ ભેદ બતાવ્યા છે ઋષિ સ્નાન માનવી સ્નાન અને રાક્ષસી સ્નાન આકાશમાં તારાના દર્શન થાય અને ત્યારે સ્નાન કરીને આસનમાં બેસે પૂજા કરે ધ્યાન કરે જપ કરે એ ઋષિ કહેવાય તારા સ્નાનનો મહિમા છે આ માનવીનામાં પ્રાત સ્નાનનો બહુ મહિમા બતાવ્યો પ્રાપ્ત કાલમાં ગંગાજી જમનાજી નર્મદાજી જીવને બોલાવે છે મારી પાસે આવો હું તમને પવિત્ર કરીશ પૌષ શુદ્ધ પૂર્ણિમા થી માઘ શુદ્ધ પૂર્ણિમા સુધી માણસ નામ થાય પ્રાતઃ કાલમાં દેવો બોલાવે છે મારી પાસે આવો માઘ માસે રતન ક્યાપા હું તમને પવિત્ર કરીશ પ્રાપ્ત સ્નાન નો બહુ મહિમા આકાશમાં તારા દેખાય ને ત્યારે સ્નાન કરો આસનમાં બેસો તે ઋષિ સ્નાન કહેવાય આકાશમાં કોઈ તારાના દર્શન થતા નથી અને સૂર્યનારાયણ પણ બહાર આવ્યા નથી એવા સંધિ કાળમાં સ્નાન કરે એ માનવી સ્નાન કહેવાય અને સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસી સ્નાન કહેવાય ભાગવત ની કથામાં તો અહીંયા બધા ઋષિઓ જ આવીને બેઠા છે અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી અને કોઈ રાક્ષસ એવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આવશે આ ઋષિઓની કથા છે સૂર્ય ઉદય થયા પછી સ્નાન કરે એ રાક્ષસ છે શું નારાયણ નું અનાદર ન કરો સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખો નારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહેજો વધારે નહીં તો સૂર્યનારાયણ ને બાર સાષ્ટાંગ પ્રણામ સૂર્યનારાયણ ની પૂજા માનો શું કરી શકે સૂર્યનું તેજ સહન કરવું અશક્ય છે આપણાથી સૂર્યનારાયણ બહુ દૂર છે સૂર્યનારાયણ ને સાષ્ટાંગ પ્રણામ કરો સૂર્યનારાયણ ને અર્ઘ્ય આપો સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહ્યો નારાયણ આરોગ્ય આપે છે આજકાલ રોગ બહુ વધ્યા છે ઘણા વાગે બધાને જ રોગ થાય આપણા ભારતમાં એટલા બધા રોગ નહોતા ભારતની પ્રજા સૂર્યનારાયણની ભક્તિ કરી જીવનમાં સંયમ હતો સદાચાર હતો લોકો સાદું ભોજન કરતા હતા અને તેથી એમને રોગ થતા નહોતા હવે જીવનમાં સંયમ રહ્યો રોગની સંખ્યા વધી છે શું નારાયણનું લોકો અપમાન કરે શું નારાયણનું અપમાન કરે રોગી થાય શું નારાયણનું અનાદર કરે એની બુદ્ધિ બગડે છે શું નારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભાવે સૂર્યોદય અને સૂર્ય અસ્તમાં જાય ત્યારે શાંતિથી ધ્યાન કરો ઉદ્યયંતમ અસ્તયંતમ આદિત્યમ અભિધ્યાયન કુરવન બ્રાહ્મણ સકલમ ભદ્રમશ્રુતે તમારા ઈષ્ટદેવ સૂર્ય મંડળમાં વિરાજેલા છે એવો ભાવ રાખીને ઈષ્ટદેવ સાથે તેજોમય મંડળનું ધ્યાન કરો જેના ઈષ્ટદેવ શ્રી રામ છે એ એવી ભાવના કરે કે સૂર્ય મંડળમાં સીતારામ વિરાજિત છે જેના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે એવી ભાવના કરે કે સૂર્યમંડળમાં રાધા કૃષ્ણ વિરાજ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે તેજસ તત્વના માલિક સૂર્યનારાયણ સૂર્ય ઉગતા પેલા સ્નાન કર સૂર્યનારાયણ ને વંદન કરો કેટલાક લોકો એવા થયા છે રોજ તો વેલા ઉઠે છે પણ રવિવારના દિવસે એમની તાકાત બહુ પકડી જાય રજા હોય તે દિવસે સાત વાગે આઠ વાગે ઉઠે આજે તો રજા છે સૂર્યનારાયણ કોઈ દિવસ રજા દેતા નથી એકાદ દિવસ સૂર્યનારાયણ રજા લે તો તમારો રવિવાર કેવો થશે પંચાંગમાં જે સમય લખ્યો છે એ એક મિનિટમાં ફેર થતો નથી સૂર્યનારાયણ કૃપા કરીને બહાર આવે

આ જગત શક્તિના આધારે છે દ્રવ્ય શક્તિ જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે મહાકાળી ક્રિયા શક્તિ છે મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે અને મહા સરસ્વતી જ્ઞાન